પ્રત્યક્ષ કાળિકામાં આવ્યા હોય એવું દેખાય કેવું મારા જાતે કે પણ મારા બધા પણ હું તો ઓપરેશન કરી આવે તો એની પાછળ જિંદગી કરતી નાખીએ પણ તેનું ઓપરેશન કરી કરાય હવે લોકો કહે ખાધી હારી બાકી આપેલ ખાધી હારી હારી કાગળી ડોક્ટર શાંતાબેન કાગળ આખો અગાવી ગયો એવી ઉઠ્યો ના પણ એ પહેલા બન્યું છે પહેલાના જમાનામાં બન્યું છે તે ચાલી ગયો છે આ જમાનામાં તો ઓપરેશન થાય છે નહીં તો પેલા એના ફોટા જોવાય છે બધું જોવાય છે કઈ હવે આ તમારા હું તો તરત જ બોલી છું બાપુ પેટ ચીરીને ઓપરેશન કરીને મારે કાઢવાનું છે જે રૂપિયા ખર્ચ થાય તે આવે શું ગયેલી હોય તે મય મય હોય અને ભાઈ બીજું બધું વ્યવહારિક જ્ઞાન આજે કે શું બોલવું શું નહીં ત્યાં બધું વ્યવહારિક જ્ઞાન એટલું બધું મય કરું પેલું જ્ઞાન નહીં થયું તેને અહંકાર ભારે પેટ તિરાઈને કાઢું સનન તો આમાં નાખો એક જ કાગળ અને ગેરંટી આપી મળે કે તમે એમ પછી પેટ જીવાનું તો છોડીએ નહીં આપણે મતલબ ક્ષત્રિયો પાછળ પડ્યા એટલે બધું ભૂલી જઈએ શું કહ્યું કે ચાર છોકરા થઈને નિકંદન થશે તે ભૂલી જઈએ નિકંદન થવાનું નિકંદન થશે પણ આ આનું નિકંદન ના થવું જોઈએ પકડેલાનું શું કહ્યું કારણ યુદ્ધ યુદ્ધમાં નહીં હારવાના એટલે જૂથ અનંત અવતાર બધી આ તો બધા કચ્ચા બચ્ચા તો અનંત અવતાર મચ્છી અવતાર મને છે બિલાડી અવતારમાં ના હોય બચ્ચા હા બધી હોય બલાડી કેમ હોય બલાડી વારસદાર જ નથી હોતો હોય છે એને વારસદાર એમને નામ કાઢનાર હોય છે નહીં અમે નામ કાઢ્યા બધા નામ કેવા નીકળ્યા હશે વકીલ ને મને યાદ તારે યાદ આવે અજાયબી લાગતી નથી આવું ઘણા કેસ બનતા છે આ તો આપણે જાતે જોઈ લો તમે જોઈ લો કોઈ ભાવ તો જોવાના ક્યાંથી આવે જો જોઈ લો રે જોઈ લો આ તો જોયેલા હોય તેની મનુભાઈ જોડાણ છે તરત સનન મનન માફી પાકી ડાયાબિટીસ વચ્ચે નાખેલા ડાયાબિટીસ જોણી માર્યા ગયા હતો વાણીઓ માર્યા ગયો પાટીદારા જોડે અને બધા આવડી આવડી તો પડ્યું ને પછી તે વાણિયા કેવડાવ્યું ખરું ને કે તૈયાર પટેલો છે બોલમાં જરા બોલતા જરા વિચારજો તમે ફરી જો આવું કર્યું તો તમે કરતા વિચારજો મેં તો આવી બની જોણો એવી તો ચોંપતો અવાજ શું કહ્યું તો ભાઈ ને તમારા બધા હમા થયા એ તો આ બહુ પેલા બહુ વાળા લોકો કેવા અહીં ના ચાલે એવું બધું ખતરી પણ ભારે ખતરી ખોટું ડબડાવે ચાલે ને કોઈના શોધે શોધી કરે <laughs> અને નબળો માણસ નુકસાન કરે તો એની બધી રીત નહીં કેવું નબળો નુકસાન કરે તો એની રીત નુકસાન કરે જાય આપણે જાણે બિચારો એ તો બિચારો એ છે એની પછી જબરો જો કઈ જબરાઈ કરતો હોય સારે કેવું નબળો માણસ નુકસાન કરતો હોય તો નબળો એટલે એના સ્થિતિ સહાયક ના હોય એવું બધું હોય વખાણો મારો બી કરે અને જબરો હોય અને જોર કરતો તો આવી જાય હવે નબરા જબરા જોડે બે જોડે કારણ કે આપણે જોડે નથી બે ગોમેડ્યા ચંદ્રા ચરણ ચંદ્રા આપણે કરીએ તો ઉતરે લાગે ના હા ખરા હું જબરદસ્તી વાઘ ભાવે જબરદસ્તી રેડવા બે હે જો કદી કદી એ કરીએ પણ આ ના બસ તમારી શોધખોળ હતી ને <laughs> વગર પગામમાં સંદાર દર શક્તિ કાકા કાકા કરે લીધી લીધી કરીએ તારી રકમનો રકમનો સુમાળવો નથી આ સિદ્ધાંત નથી શું છે સિદ્ધાંત નથી